हरे मंगला सर चिंता संसान हंसारो यत्पादाम्बुजरेण वः स्त्रियाणां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखापि यो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भृश्च चतुर्भृश्च चतुर्भृश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम વખતે આપણે રિવિઝન જોયું હતું જ્યાં સુધી પહોંચ્યા એની જે મેઇન કેટેગરી છે એને જરા સમજી લો સૌથી આરંભમાં આપણે ધર્મના વિષયમાં ચર્ચા કરી ધર્મની અલગ અલગ પરિભાષાઓ એના પછી ધર્મના પ્રકારો આપણા વૈદિક સનાતન ધર્મના સંદર્ભમાં એમાં આપણે જોયું કે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ સામાન્ય ધર્મ ક્ષમા વગેરે દસ ધર્મો વિશેષ ધર્મમાં વર્ણધર્મ અને આશ્રમ ધર્મ તેના પછી નિત્ય નૈમિતિક કામ્ય પ્રાયશ્ચિત અને નિષિદ્ધ આટલા પ્રકારથી આપણને ધર્મશાસ્ત્ર કર્તવ્ય નો અને નિષેધ નો આપણને ઉપદેશ આપે છે એના ઉપરની એક કેટેગરી આપણે જોઈ હતી કે ધર્મને અલગ અલગ રીતે આપણે વિભાજિત કરી શકીએ એમાં દેહ ધર્મ અને આત્મધર્મ અત્યાર સુધી આપણે જેટલું પણ વિવેચન જોયું એમાં દેહ ધર્મ ને મુખ્ય રૂપથી સમજો એટલે જેટલા પણ વિભાજનો છે એ સામાન્ય ધર્મ વિશેષ ધર્મ અને એના જેટલા પણ આગળ પ્રકારો એ બધા દેહ ધર્મના આપણે જોયા એના પછી જે છે આત્મધર્મ આત્મધર્મ એટલે શરણાગતિ કે ભક્તિ એને આત્મધર્મ કહેવાય છે એનું કારણ શું છે એ સમજી લેવું જોઈએ આપણને આ બે વચ્ચે જે મુખ્ય તફાવત છે દેહ ધર્મ અને આત્મધર્મના વચ્ચે એ તફાવત એ છે કે દેહ અનિત્ય છે એની તુલનામાં આત્મા નિત્ય અનિત્યનો મતલબ નાશવંત અથવા પરિવર્તનશીલ અને નિત્યનો મતલબ અવિનાશી એક સરખું રહે છે દેહમાં પરિવર્તન કઈ જાતના છે બે રીતે છે નહીં એ જુદો છે એટલે આ દેહ છે એના અંદર આપણને રૂપાંતર કેવા જોવા મળે એક તો બાલ્ય પછી કુમાર યુવા પ્રૌઢ વૃદ્ધ આ એની અવસ્થાઓ છે એ એક પરિવર્તન છે પણ આ બધા જે પરિવર્તનો થાય છે એ કોઈ એક જ વ્યક્તિમાં થઈ રહ્યા છે એટલે દેહ તો એક જ છે પણ એની અવસ્થાઓ બદલે છે એક તો એ અર્થમાં પરિવર્તનશીલ દેહ છે આ અવસ્થાઓના અનુસાર બાલ્યકાલ્ય કાલમાં બાલ ધર્મ છે કુમારની અંદર કુમારનો ધર્મ યુવામાં તે રીતે સતત અવસ્થાના અનુસાર ધર્મ આપણને મળી રહ્યા છે બીજું એ છે કે દેહ બદલાઈ રહ્યા છે એટલે મનુષ્ય છે માની લો એક મનુષ્ય દેહ તો મનુષ્ય દેહમાં સ્ત્રી પુરુષ આવા ભેદ આવે છે મનુષ્ય દેહ ન મળ્યો અને કોઈ પશુદેહ મળ્યો કે પક્ષી કે કીટ આ બધા જે દેહ એ આનાથી જુદા પ્રકારનું પરિવર્તન છે અવસ્થાઓની અંદર આપણે જોયું એનાથી આ જુદું છે તો દેહમાં જે પરિવર્તન થઈ રહ્યા છે તેના અનુસાર મનુષ્યના માટે મનુષ્યના અધિકારક ધર્મ છે પશુ પક્ષી કીટ વગેરે છે એમના માટે શાસ્ત્ર કોઈ કર્તવ્ય બતાવતું નથી શાસ્ત્રમાં જેટલા પણ કર્તવ્યો છે એને કહેવાય છે મનુષ્યાધિકારક એટલે શાસ્ત્રના કોઈ પણ કર્તવ્યને અગર લાગુ પાડવામાં આવે તો એ મનુષ્ય ઉપર જ લાગુ પડે છે મનુષ્યથી ઉત્તમ દેવતાઓ છે દેવતાઓ પર શાસ્ત્રના કર્તવ્યો લાગુ પડતા નથી કર્મયોની કેવલ મનુષ્ય જ છે આ સમજમાં આવ્યું એ જ કારણે મનુષ્યથી ઇતર જે દેહ મળે છે જેમને પણ એ દેહમાં અગર કોઈ પણ સત્કર્મ કે અસત્કર્મ કરવામાં આવે તો એનાથી શાસ્ત્રીય પુણ્ય કે શાસ્ત્રીય પાપ એ જનરેટ નથી થતું આવી ખ્યાલમાં શાસ્ત્રીય અર્થમાં પાપ કે પુણ્ય ત્યારે થાય છે કે જ્યારે મનુષ્ય દેહ છે એટલે માની લો કે કોઈ પશુ એ પશુએ કોઈનો શિકાર કર્યો તો એને હત્યા કરી એમ આપણે કહીએ આને આને મારી નાખ્યો હત્યા કરી અગર મનુષ્ય કરી છે તો એની કોઈ કોર્ટ ઓફ જસ્ટિસ હશે કે જે એ નિશ્ચય કરશે કે આણે જે હત્યા કરી એ ઉચિત છે કે અનુચિત અને તે અનુસાર એને સજા મળવી જોઈએ કે ન મળવી જોઈએ તો આપણે ત્યાંની જે કોર્ટ છે એ એ પેલા ડિસાઈડ કરશે કે હત્યા કરનારાની અવસ્થા શું હતી અગર બાલ કે કુમાર અવસ્થામાં છે જેમ અંગ્રેજીમાં એક ફિલ્મ આવી હતી ને the baby is bay out bay out હા હવે એક એના પાછળ જે પડેલા છે એના ઉપર કેટલી બધી મુસીબતો લાવે છે પણ બાલક છે કે કુમાર અવસ્થા છે તો બાળ કે કુમાર અવસ્થાની અંદર કંઈ પણ અપરાધ કર્યો છે તો એ અપરાધ એનો દંડ તે અનુસાર નિશ્ચિત થશે એટલે યુવા પ્રૌઢ કે વૃદ્ધ એ કાલમાં અવસ્થામાં અપરાધ એ જ પ્રકારનો અપરાધ કરવાથી જે સજા મળશે એવી સજા બાલ્યાવસ્થામાં કે કુમાર અવસ્થામાં કરવાથી એ સજા પ્રાપ્ત નહીં થાય આવ્યું ચાલવા એવી રીતે સત્કર્મ કે અસત્કર્મ કરનારું અગર મનુષ્ય દેહમાં નથી તો એના માટે શાસ્ત્રીય અર્થમાં કોઈ પાપ કે પુણ્ય એને નહીં લાગે એટલે મનુષ્યાધિકારક શાસ્ત્ર છે એટલે આપણે જે પણ વિચાર કરવાનો છે દેહ ધર્મનો એટલે નિત્યના કર્મ હોય નૈમિત્તિક હોય કામ્ય હોય પ્રાયશ્ચિત્ત હોય કે નિષિદ્ધ હોય જેમ શિકારનું આપણે એક્ઝામ્પલ લીધું એવી રીતે માની લો કે કોઈ શિયાળ જેવા પશુઓ જે નોર્મલી જાતે શિકાર નથી કરતા હોતા પણ બીજા મોટા હિંસક પ્રાણીઓએ જે શિકાર કરી રાખ્યો હોય એમના એઠા જૂઠા ઉપર નપતા હોય છે માની લો કે એ ચિત્તાએ શિકાર કરીને એને રાખ્યું છે હરણનો અને શિકાર થઈ ગયા પછી વીસ પચીસ બીજા શિયાળ ત્યાં પહોંચી ગયા અને ચીતો જે શિકારને ખાઈ રહ્યો છે એમાંથી થોડુંક અટકું બટકું શિયાળ છે એ ખાઈ રહ્યા છે એટલે ચોરી ચોરીને ભાગી જાય ચોરી ચોરીને ભાગી જાય હવે ચીતો છે એમ કે છે કે આ મારા હકનો જે શિકાર છે એમાંથી આ લોકોએ ચોરી કરી અમે ચોરીનો દંડ આપો તો એ જાતની ચોરીનો કોઈ અપરાધ કે ઇલ્જામ શિયાળ ઉપર લાગી નથી શકતો એનું કારણ શું છે કે પ્રકૃતિની અંદર કે પ્રાણી જગત છે એમાં એક પ્રિન્સિપલ છે જીવો જીવસ્ય જીવનમ જીવો જીવસ્ય જીવનમ જીવસ્ય જીવ જીવનમ એક જીવનું જીવન બીજો જીવ છે એટલે જો જીવને બાદબાકી કરી દો તો આ પણ જીવી ન શકે તો આખું ચક્ર એ રીતે જ નવે છે એમાં જો આપણે જૈન મુનિ બનીને અહિંસા પરમો ધર્મ કરો તો જીવ સૃષ્ટિ સમાપ્ત થઈ જાય આવી ચાલમાં કેમ કે કુદરતે એમને એવા જ બનાવ્યા છે કે એમનો આહાર એ હોય એમને જો તમે ઘાસ આપો સિંહને તો ઘાસ ન તો ખાઈ શકે એવી જાતના એના દાંત કે મોડાની સિસ્ટમ છે કે ન પચાવી શકાય એવા એના આંતરડાઓની સિસ્ટમ છે એટલે ત્યાં તો આ જ સિદ્ધાંત છે એવી સ્થિતિમાં એક જીવ નિર્બલ બીજો જીવ છે એનો શિકાર કરીને પોતાનું પેટ ભરી રહ્યો છે તો એ કુદરતી વ્યવસ્થા છે એમાં કોઈ ઓબ્જેક્શન લઈ ન શકે એ કારણે જેટલા પણ શાસ્ત્રમાં કહેલા વિધિ નિષેધો છે માં હિંસા સર્વભૂતાની એક શાસ્ત્રમાં વિધાન છે માં હિંસ્યાત સર્વભૂતાની કોઈ પણ પ્રાણીની ચિંતા નહીં કરવી હવે આ વચન તો સુંદર છે પણ આને જો આપણે અન્ય મનુષ્યથી ઇતર જે પ્રાણી સૃષ્ટિ છે એના ઉપર જો લાગુ કરીશું તો તો મુશ્કેલ થઈ જશે એટલે આ શાસ્ત્ર વચન કોને લાગુ પડે છે મનુષ્યના માટે હવે આ સારી વાત છે કે જો તમે કોઈ પણ પ્રાણીની હિંસા કર્યા વગર તમારું જીવન પસાર કરી શકો પણ દક્ષિણ ધ્રુવની અંદર રહેનારા એસ્કિમોલ એમને આપણે એમ કહીએ કે મા હિંસા સર્વભૂતાની તો તે અમારા માટે શક્ય જ નથી કેમ કે ત્યાં જમીન જ નથી ત્યાં કોઈ વનસ્પતિ જ નથી એ સ્થિતિમાં તો ત્યાંની માછલીઓ પેંગ્વિન કે પોલાર બિયર આવા જે પ્રાણીઓ છે એને ખાઈને જ માણસ જીવતો રહી શકે તો એના માટે શું સિદ્ધાંત શાસ્ત્ર જે કહે છે એવી સંપૂર્ણ તમે અહિંસક ન બની શકો તો જેટલાથી તમારું જીવન ટકી શકે એટલી હિંસા કરો પણ હિંસાને તમારો શોખ ન બનાવો જે પ્રાણી જગતનો સિદ્ધાંત છે કોઈ પણ પ્રાણી મનુષ્ય સિવાય શોખ માટે કોઈનો શિકાર નથી કરતો યા તો એ પોતાના અસ્તિત્વને ઉપર જે જે જોખમ માનતો હોય એની એ ચિંતા કરે અથવા તો એને ભૂખ લાગે ત્યારે એ કરે શિકાર તે સિવાય ખાલી બેઠા છે ટાઈમ પાસ કરવા માટે બંદૂકથી કામઠા લઈને નીકળી પડ્યા કબૂતરને મારી દીધા કોઈ સસલાને મારી દીધા એવી રીતે કોઈ પ્રાણી શિકાર નથી કરતો ત્યાં સુધી કે એમનો પસંદગીનો ખોરાક નજીક એક જ તળાવમાં પાણી પીતું હોય તો બંને જો ભૂખ્યા નથી તો ત્યાં આરામથી બંને જણા પાણી પીશે કોઈનું નામ નહીં લે સિંહ હશે ને બાજુમાં હરણ હશે મનુષ્ય એકમાત્ર એવો છે કે જે પોતાના શોખ માટે શિકાર તો ઠીક છે પણ અન્ન છે કોઈ પણ ખાદ્ય વસ્તુ છે એ વસ્તુનો બગાડ એ કરતો હોય છે એ જાતની અશિષ્ટતા કે એ જાતની મતલબ ઇલિટરેસી કે અનકલ્ચર્ડ નેચર અન્ય કોઈ પ્રાણી સૃષ્ટિમાં જોવા નથી મળતું તો અહીંયા આપણે એ વાત સમજી રહ્યા છીએ કે દેહ ધર્મ અને આત્મધર્મ એમાં દેહની અવસ્થાઓ પરિવર્તનશીલ હોય છે એને કારણે વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ આપણને શાસ્ત્ર જુદા જુદા સમજાય છે આશ્રમ છે એ અવસ્થાનો ભેદ છે વર્ણ એ દેહના ભેદ છે પણ આત્મા જે છે એ દેહથી અલગ નેચરની છે એ નિત્ય છે એને કારણે અપરિવર્તનશીલ છે આત્મા અપરિવર્તનશીલ છે એટલે કેટલા પણ દેહ બદલાય પણ આત્માના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી જેમાં આપણે ગીતામાં ભગવાન કહે છે કે વાસાંતિ જીર્ણાની યથા વિહાય નવાની ગ્રંથનાથી નવો પરાણી જેમ આપણે જીર્ણ વસ્ત્રો મેલા વસ્ત્રોને બદલીને નવા સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીએ છીએ વસ્ત્ર બદલાય છે પરંતુ દેહ આપણો નથી બદલાતો એવી રીતે જીવાત્મા વસ્ત્રની માફક શરીર બદલે છે તો બદલનારો જે છે આત્મા એ તો અનચેન્જડ છે પરિવર્તન જે થઈ રહ્યા છે એ બધા દેહમાં થઈ રહ્યા છે એટલે એનું નિર્ધારણ કર્મથી થાય છે જેમ આપણે સારો ધંધો રોજગાર હોય કે શ્રીમંત પરિવારમાં આપણો જન્મ થયો હોય તો આપણને સારા સારા વસ્તુ પહેરવા મળે જો એવું ન હોય તો આપણી સામર્થ્ય અનુસાર જે વસ્ત્ર આપણે ખરીદી શકીએ તે પહેરી શકીએ એટલું પણ સામર્થ્ય ન હોય તો દિશાઓ વસ્ત્ર છે એટલે દિગંબર સંન્યાસી કહેવાય દિગંબર શબ્દનો અર્થ ખબર છે ને દિક એટલે દિશા અંબર એટલે વસ્ત્ર એટલે એ વ્યક્તિ કે જેના માટે દિશાઓ જ વસ્ત્ર છે આવી જાતના કોઈ કોટનના કે સિન્થેટિક છે રેશમી વસ્ત્રો જેને નથી ધારણ કર્યા પણ દિશાને જ જેણે વસ્ત્ર માન્યું છે એ દિગંબર કહેવાય છે તો જો આપણું સામર્થ્ય ન હોય તો દિગંબર આપણે પેદા તો બધા દિગંબર જ થઈએ છીએ હમ પત્તા હા પહેરી શકાય હું તમને ક્યાં કહું છું ખાલી જોઈ રહ્યો છું તમને પહેરવા છે એવું મેં ક્યાં કહ્યું પણ પહેરી શકાય હા ફૂલનો હા કેલા કે ફૂલ જે હોય છે ચેક કરી રહ્યો છે મહાભારતમાં શું છે ખરેખર તો હવે અહીંયા એ જોવાનું છે કે આત્મા પરિવર્તનશીલ નથી એને કારણે આત્મ સંબંધી જે ધર્મ છે એ કોન્સ્ટન્ટ રહે છે તમને ગણિતમાં આવતું હશે ને કોન્સ્ટન્ટ ફેક્ટર અને વેરિયેબલ ફેક્ટર તો કોન્સ્ટન્ટ એટલે જે સ્થિર છે તે અને વેરિયેબલ છે એ પરિવર્તનશીલ છે તો શરીરના ધર્મો શરીર અનુસાર બદલાય આત્મા અપરિવર્તનશીલ છે એટલે એનો ધર્મ સનાતન છે તો આત્માનો ધર્મ છે સનાતન ધર્મ છે સનાતન કે નિત્ય અને એને આપણે શાસ્ત્રમાં એમ કહે છે કે શરણાગતિ અને અથવા ભક્તિ ભક્તિ શબ્દ છે એ આપણને ઓળ લાગતો હોય તો ભગવત પ્રેમ આ એનો સનાતન ધર્મ છે હવે સનાતન હોવાનો અર્થ એ છે કે આત્મા મનુષ્ય દેહમાં હોય ચાહે પશુ દેહમાં હોય ચાહે પક્ષી કે કીટ કીટ એટલે ઇન્સેક્ટ એ કોઈ પણ દેહમાં છે એના આત્માના સ્વરૂપના વિચારથી શરણાગતિ કે ભક્તિ છે એ જ એનો સનાતન ધર્મ કહેવાય છે છે અનચેન્જ રહે છે એ જુદી વાત છે કે અમુક દેહમાં આપણને એટલે જીવાત્મા છે ને ભગવાનનું સ્મરણ કે જ્ઞાન થાય છે અમુક દેહમાં એ જ્ઞાન નથી થતું અને નહીં થવાને કારણે એની અંદર એ જ આત્મભક્તિનો ભાવ જાગતો નથી પણ આપણે એવા ઘણા બધા દ્રષ્ટાંતો શાસ્ત્ર પુરાણોમાં પણ જોઈએ છીએ અને આ દિવસોમાં તો એવા સોશિયલ મીડિયામાં ઘણા બધા આપણને દ્રષ્ટાંતો જોવા મળે છે કે જ્યાં પશુઓની અંદર પણ ભગવત પ્રેમ કે ઈશ્વર ભક્તિ અમારે કચ્છમાં એક નખત્રાણા કરીને ગામ છે એના પાસે યક્ષનું મંદિર છે એ યક્ષના મંદિરમાં એક નીલ ગાય માદા નીલ ગાય રોજ સાંજે દંડવત કરવા માટે આવે છે એના ફોટોગ્રાફ્સ પણ નેટ પર અવેલેબલ છે અને દંડવત કેવી રીતે આપણે જેમ આગળના આપણે તો બે પગ છે એટલે એ પોતાના આગળના બે પગને ઝુકાવીને માથું છે જમીનને અડતાળીને પ્રતિદિન દંડવત કરે આ એમનો નીતિ નિયમ આવા દુનિયાભરની અંદર ઘણી બધી જગ્યાએ જેમાં આ દિવસોમાં મહાદેવજીનું ચાલે તો શિવલિંગના ઉપર સર્પ લપેટાયેલા હોય એ જાતના ફોટોગ્રાફ આપણને જોવા મળશે તે જ રીતે રામકથા હોય એની અંદર વાનર બેસીને એને નિયમથી કથા સાંભળતા હોય બાજુમાં ઉપદ્રવ કર્યા વિના એવા પણ આપણને ઘણા બધા દ્રષ્ટાંતો જોવા મળશે બળ હા એ તો કંઈક બિચારા ત્યાં કંઈ મળતું નથી ખાવાનું એટલે પ્રસાદ માટે આવે છે એ જુદી વસ્તુ છે અને હમણાં આજના છાપામાં તમે જોયું હશે એક રાજા નામના કૂતરો છે શ્રીનાથજીની હવેલી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે દ્વિતીય પુણ્યતિથિની શ્રદ્ધાંજલિ હશે એવું કંઈ અને પુરાણોની અંદર તો આપણે જોઈએ છીએ ગરુડજી છે જેટલા પણ દેવો દેવીઓ છે એમના વાહનોના રૂપમાં જે પ્રાણીઓ પશુ પક્ષીઓ છે એ બધાને એવું સામર્થ્ય ઉપલબ્ધ હતું કે એમને પોતાના પૂર્વજન્મનું સ્મરણ હોય અથવા એ પ્રાણી સૃષ્ટિની અંદર જેમ વાણર છે તો મહા હનુમાનજી છે એમાં એમની વિભૂતિ તરીકે પક્ષીની અંદર પક્ષીરાજ ગરુડ તરીકે એ ભગવાનની વિભૂતિ છે અને એમને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે એટલે પોતાના જે આરાધ્ય દેવ છે એમની સેવા ભક્તિમાં એ લોકો પણ તત્પર થયેલા છે એ રીતે આપણે સમજી શકીએ છીએ કે સામાન્યતયા મનુષ્યને પોતાના આત્મ સ્વરૂપનો જ્ઞાન હોવાને કારણે આત્માનો સંબંધ જે પરમાત્મા સાથે છે એને કારણે એને પરમાત્મા પ્રત્યે આકર્ષણ કે પ્રેમ એ એની અંદર સહજ હોય છે અને એ સંબંધથી આત્મધર્મ છે એ ભગવત ધર્મ કે ભગવત ભક્તિ કહેવાય છે આ થઈ ગયું ને તો દેહ ધર્મ અને આત્મધર્મ એમાં આત્મધર્મ ભગવત ભક્તિ છે એટલે શાસ્ત્રમાં સર્વે વિકારીણો યત્ર વિષ્ણુ ભક્તૌ યથા નૃપ એમ કહ્યું છે તે જ રીતે ભગવાન ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે છે બહુ પ્રસિદ્ધ વચન છે ભગવાનનું મમય વાંશો લખી લેજો મમઈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન અન્વય કેવી રીતે છે જીવલોકે સનાતન જીવભૂત મમૈવ અંશ જીવ લોકમાં એટલે આપણે જે લોકમાં છીએ ત્યાં અથવા આને આગળ પાછળ કરી દો જીવલોકે જીવભૂત સનાતન મમૈવ અંશ જીવભૂત એટલે જીવ બનેલો જીવના રૂપમાં પેદા થયેલો માનવ સનાતન અંશ છે જીવલોકમાં જીવ બનેલો મારો જ સનાતન અંશ છે તમને સંધિ ચાલુ થઈ મમઈ વાંશોમાં શું સંધિ દેખાય છે તમને મમ ઈવ મમ એવ બરાબર મમ ઈવ અને અંશ એટલે વાંશ તો આ જે વચન છે એમાં ભગવાન શું આજ્ઞા કરે છે કે આ જીવ સૃષ્ટિમાં જે કોઈ પણ જીવ અંશ છે એનાથી ઇક્વેશન શું બનશે હવે જીવ જો અંશ છે તો શ્રી કૃષ્ણ શું થયા અંશી અંશી અંશ એટલે પાર્ટ અથવા એનો ભાગ હિસ્સો ટુકડો અંશ અને અંશી એટલે પાર્ટનો અપોઝિટ શું થશે હોલ હોલ અને પાર્ટ સમજાયું જીવ જે છે એ અંશ છે એટલે એ હિસ્સો છે પાર્ટ છે અને શ્રી કૃષ્ણ છે એ અંશી એટલે એનું પિક્ચર કેવી રીતે બનશે આ અંશી એના પાર્ટ છે નોર્મલી એવું હોય તમે ઈસાઈઓની પરંપરા અનુસાર જન્મદિવસના નહીં પણ બર્થડે એમાં તમે બકરું કાપવાનું નક્કી કરો તો આ રીતે આટલો બકરાનો આટલો ભાગ છે એ કપાઈ જાય આવી ખ્યાલમાં એટલે આ જે હોલ છે કેક એ કેક માંથી આટલો હિસ્સો જુદો થઈ ગયો એને તમે પાર્ટ કહેશો પણ જ્યાં સુધી આ અખંડ છે ત્યાં સુધી એના પાર્ટને તમે અલગ નથી વિચારી શકતા એની જગ્યાએ આપણે એમ કહીશું કે જેમ સાયકલ હોય બરોબર દેખાશે સાયકલ જેવું સાયકલ છે અને આપણે જો ઓન માનીએ તો એના જે પાર્ટ છે જે કે અંગ આપણે કહીશું એને આંગિક એવા છે કે જો તમે આમાંથી આ અંગને અલગ માની લો કે એને કાઢી દો તો સાયકલ સાયકલમાં હોય તો ચાલે બાકી આપણે ને ચલાવી શકીએ એટલે આ જાતની સાયકલ પછી વિકલાંગ કહેવાય અને સાયકલ આપણે અખંડ સંપૂર્ણ સાયકલમાં થઈને એને વિકલાંગ આની અંદર આ જોડાયેલું છે ત્યાં સુધી આપણે એને અંગ કહીશું પણ એનાથી જો જુદું થઈ જાય તો આપણે એને અંગ નથી કહેતા આ દૃષ્ટાંત બ્રહ્મના વિષયમાં અથવા જે પરમાત્મા છે એના વિષયમાં એનું એવું એક્ઝામ્પલ મળવું કઠિન છે કે જે એનો પાર્ટ પણ હોય અને એનાથી જુદો પણ હોય અને સાથે સાથે એના ભીતર પણ એ જાતનું દ્રષ્ટાંત મળવું કઠિન છે જોકે શંકરાચાર્યજીએ સમુદ્ર અને તરંગ એ મોટા ગુજરાતી એનું દ્રષ્ટાંત આપ્યું સમુદ્ર ને તરંગમાં શું છે એવી આ જાતની આ તરંગો સમુદ્રની અંદર ઉગરી રહી છે આ સમુદ્રમાં છે તેમ છતાં પણ સમુદ્ર થી અલગ પણ આપણે એને મેન્શન કરી શકીએ જો છે એનું તરંગ છે લહેર છે એટલે જયારે આગાહી થાય ત્યારે એમ કહેવામાં આવે કે ભાઈ મછુઆરાઓએ માછીમારી માટે સમુદ્રમાં જવું નહીં દોઢ મીટર બે મીટર આ મુદ્દાઓ ઉછળવાની સંભાવના છે મોજા ઉછળી રહ્યા છે એની વિતરમાં સમુદ્ર છે આખો સમુદ્ર નથી મોજા જે છે એ સમુદ્રથી બનેલા છે પણ પૂરેપૂરો સમુદ્ર મોજા નથી સમુદ્ર મોજાથી ભિન્ન પણ હવે ભિન્ન છે એનો મતલબ સમુદ્ર અને મોજા તદ્દન ભિન્ન છે જેવી રીતે સમુદ્રમાં હોડી અને સમુદ્ર પોતે ચેતના એવું નથી સમુદ્રના બનેલા મોજા અને સમુદ્રના ભીતર જ છે તેમ છતાં પણ આ સમુદ્ર છે અને આ એના મોજા છે એવું આપણે એનું વ્યવહાર કરી શકીએ એમ કિનારા ઉપર બેઠા હોય અને સમુદ્રના સ્વભાવથી પરિચિત ન હોય એવા લોકો આખરના આ દિવસોમાં સમુદ્રનો વિજાજ થોડો તોફાની હોય વીસ પચીસ મીટર દૂર આપણને પાણી સમુદ્રનું જણાય છે અને આપણે એમ વિચારીએ કે અહીંયા આપણે સેફ છીએ પણ સમુદ્રની લહેર તેજ આવે આપણે પાછળ થતી એના પહેલા તો એની તરંગ આપણને ખેંચી જાય ત્યારે આપણે એમ શું કહીએ કે મોજું તાણી ગયું એની લહેર એને ખેંચી ગઈ બીજું આપણે બહુ કોશિયસલી આ શબ્દ બોલી રહ્યા છીએ સમુદ્ર ખેંચી ગયો એમ નહીં એનું મોજું તાણી ગયો સમુદ્ર તો માપ છે આખે આખું સમુદ્ર કિનારા ઉપર નથી આવ્યો પણ સમુદ્રનું એક મોજું લહેર તરંગ કે વેવ તમને ત્યાં લઈ ગઈ છે તો સમુદ્ર અને લહેર આ બે જે વ્યવહાર આપણે કરીએ છીએ એમાં આપણે અંશ અને અંશી એ વાત ત્યાં કહેવા માંગીએ છીએ સમુદ્રનો મોજો છે એ સમુદ્રાત્મક છે સમુદ્રરૂપ છે તે આખે આખો સમુદ્ર તરંગની અંદર નથી એનો કોઈ ભાગ છે એવી રીતે જે हरिवांशो तो जीव लोके सनातना भगवान कही रहा है आ दृष्टांत आप समझी सकते आ जीव है एक भगवान हेलो बता फोन એનાથી એનું જે તત્વ છે એ તત્વ આનાથી જુદું નથી પણ અંતર કેટલો છે કે કૃષ્ણ અમાપ છે જ્યારે જીવ બનેલો કૃષ્ણ માપી શકાય એવો છે આખા સમુદ્રનો ફોટોગ્રાફ આપણે ન લઈ શકીએ પણ તરંગ ન લઈ શકીએ આવી ને ખ્યાલમાં તો જીવભૂત સનાતન આને સનાતન કહેલું છે સનાતન બે અર્થમાં છે એક તો કૃષ્ણ પોતે અવિનાશી છે એ કારણે કૃષ્ણનો જેટલો પણ અંશ છે એ પણ અવિનાશી છે એક એ અર્થ અને બીજો સનાતનનો અર્થ એ છે કે આ જગતની અંદર જીવ અને જળ આ બે પદાર્થ છે એ બંને કૃષ્ણ બનેલા છે એ બ્રહ્મ જ બનેલો છે પણ બ્રહ્મનું જે જળરૂપ છે એમાં રૂપાંતર થાય છે જે આપણે દેહના દ્રષ્ટાંતથી જોયું કે શરીર બદલાતું જાય છે જન્મે છે એટલે જન્મ્યું ત્યારે બાળક છે પછી કુમાર અવસ્થામાં આવ્યું તે પછી યુવા પ્રૌઢ વૃદ્ધ પછી મરણ થયું મરણ થયા પછી શરીર ન રહી ગયું તો દેહની અંદર આ જાતનો એને લખી લો આપણ તમે ભાવ વિકાર જેટલા પણ જળ પદાર્થો છે એમાં વિકાર આવે છે વિકારનો મતલબ છે અહીંયા મોડિફિકેશન એટલે એના મૂડ ચેન્જ થાય છે मैंने याद से तमने कोई ने भाव विकारो छठ भाव विकारो कहवा छ प्रकार भाव विकारो गण से ક્ષય પછી કયું પરિણામ પછી ક્ષય તો કેટલા થયા થયા કેટલા થઈ ગયા જો હા એ તો છે એટલે સંસ્કૃતમાં અત્યારે એને એ રીતે લખીએ છીએ એની ફ્રેઝ છે એમાં જાયતે હજી पी अपी वर्धते विपरिणाम से अपक्षीय से नश्यती जायते अस्ति वर्धते विपरिणमते અપક્ષીયતે નશ્યતિ લખ્યું આને શું કહેવાય બોલતો હા શોર્ટ નયા મુલ્લા છે નયા મુલ્લા આ શર્ટ મૂર્ધન્ય ટકા શોર્ટ ભાવ વિકાસ શોર્ટ ભાવ વિકાસ ભાવનો મતલબ જે એક્ઝિસ્ટન્ટ છે અસ્તિત્વવાન જે છે એની અંદર આવનારા આ વિકાર એટલે પરિવર્તનો મોડિફિકેશન એ છ છે તો ષટ ભાવ વિકાર પહેલું જાયતે એટલે અત્યારે આપણને છે નહીં અને દેખાય તો જાયતે જેમ આપણે અત્યારે વાવણી થઈ ખેતરમાં અને એનો બીજ ફાટીને એની અંદરથી અંકુર બહાર આવ્યો આ તો ઘણો આ બહુ મોટો છે આની અવસ્થા કઈ છે પછી કેજો આમાંથી તો જાય હશે એટલે એમ સમજી લો ને કે આ અંકુર છે મગનો અંકુર છે એના પછી અસ્થિ અસ્થિનો મતલબ ઘણા એવા પેદા થનારા છે અસ્તિત્વમાં આવનારા કે જન્મનારા કે જે હજી તો આપણે વિચારીએ કે જન્મ્યા જન્મ્યા ત્યાં સુધી તો અલવિદા કરી જાય ક્ષણજીવી હોય એવા તો એમને જન્મવાનો અને અહીંયાથી પાછા પધારી જવા માટેનો વચ્ચેનો ટાઈમ એટલો નિગ્લિજિબલ છે કે બીજા વિકારોને અવસર જ નથી મળતો એવા ક્ષણજીવી પણ હોય છે જેમ તમે જાણતા હશો કે બહુ નાના દ્રષ્ટાંતો તો બેક્ટેરિયા અને વાયરસની અંદર હોય છે કે આપણા જે બોડી સેલ છે એની અંદર પણ હોય છે કે અમુક કલાકોનું જ એમનું જીવન હોય છે પણ આપણે જેનો અનુભવ કરી શકતા હોઈએ એવા એક હમિંગ બર્ડ કરીને આવે છે પક્ષી જેની બહુ લાંબી ચાંચો ઇન્જેક્શન જેવી અને એ કોઈ પણ ફૂલ કે એની ડાળી ઉપર બેસીને એને એનો રસ નથી લેતું ઉડતા ઉડતા જ લે છે એટલે એની એનર્જી એટલી બધી કન્ઝ્યુમ થઈ જાય એને ફરીથી કમ્પન્સેટ કરવા માટે એને ઘણા બધા ફૂલોનો રસ નિરંતર લેતા રહેવું પડે છે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં એની સાથે કંઈક એવી ઘટના થઈ હશે કે જેણે પોતાની સુરક્ષા માટે કોઈ જગ્યાએ નિરાશે બેસીને એને ભોજન કરવાનો પસંદ નહીં કર્યું હોય એટલે એની આખી પરંપરા એવી થઈ કે ઉડતા ઉડતા જ રસ ચૂકી લેવાનો અને એનું લાઈફ સાયકલ આટલી હેસ્ટી લાઈફ હોવાને કારણે એટલું ટૂંકું થઈ જાય છે કે અમુક જ દિવસોની અંદર એ પાછું મરી પણ જાય છે તો હજી તો જન્મ્યો જન્મ્યો જન્મ્યો આપણે વિચારીએ કે હવે ક્યારેક જેમ વ્યાસજી સુખદેવજી પાછળ ગયા ને બેટા રોકાઈ જા હજી તારું મુંડન કરાવીશું ચૂડાક્રમણ કરાવીશું નિષ્ક્રમણ કરાવશું જનવી કરશું ત્યાં સુધી તો બધું વિશ્વાપોટલા બંધાઈ જાય જે આપતી જે છે અંકુરિત જે થાય તો ખેતરમાં ખેડૂતે જુએ કે ભાઈ જમીન ફાટી જ્યાં બીજનું વાવેતર કર્યું હતું તો એને એમ થાય કે નહીં અહીંયા કંઈક જીવન પંત્યું છે પણ તે પછી આમ બે પાંદડા નીકળે તો હવે ખેતર ખેડૂતને વિશ્વાસ થાય કે નહીં બહાર આવી ગયું અસ્થિ એટલે હવે એ સ્ટેબલ થયું એમ એના પછી વૃદ્ધિ પામી રહ્યું છે હવે વૃદ્ધિની તો જેની પોતાની અપર લિમિટ હોય તે પ્રમાણે ઘઉં હોય તો આટલા થાય કે મકાઈ બાજરી જુવાર હોય તો આટલા થાય એ દરેકની પોતપોતાની સીમા હોય છે વૃદ્ધિની તો એની પોતાની શ્રેષ્ઠતમ સીમા સુધી પહોંચ્યો તો એ વૃદ્ધિ છે વધી રહ્યું છે વધી રહ્યું છે વધી રહ્યું છે પછી એક જગ્યાએ સ્ટેગ્નેશન આવી જાય હવે અહીંયાથી આગળ વધવાનું બંધ જેમ આપણા મનુષ્યની અંદર હોય લોકો એમ કે ભાઈ અહીંયા ઓલું હાડકું બહાર આવી ગયું તો એમ કે હવે આની હાઈટ નહીં વધે એવું કહેવાતું બધી જગ્યાએ હશે એવી જાતની માન્યતા એ બાળક છે એને અહીંયા આ હાડકું બહાર આવી જાય તમારે કેવું છે આવી ગયું તમને તો દેખાય એવું છે જ નહીં આને તો ત્યાં સુધી હવે આનાથી આગળ લંબાઈ નહીં વધે પછી તાળાસન કરે કે સાયકલ ફેરવે અહીંયા પહોંચ્યા પછી વિપરિણામ હશે એટલે વળતા પાણી જેને આપણે પ્રૌઢ અવસ્થા કહીએ વાળ સફેદ થઈ જવા તરચલીઓ આવી જવી વગેરે વગેરે તો એ જે છે એ વિપરિણામ છે એ વિપરિણામ પણ હજી એટલું બધું નોટિસેબલ નથી હોતું કે હવે આ પધારી રહ્યા છે પણ એનાથી વધારે સ્ટ્રોંગ થાય જેને વાનપ્રસ્થ આશ્રમને ક્રોસ કરીને સંન્યાસ આશ્રમની બોર્ડર ઉપર પહોંચે ત્યારે પછી અપક્ષય એટલે દાંત પડવાના ચાલુ થઈ જાય આંખે ઓછું દેખાવાનું થાય કાન બંધ થાય ધીરે ધીરે આપણી બધી જે સિસ્ટમ છે એ ઓછી થાય વૃક્ષોની અંદર પણ આપણે જોઈ શકીએ એ જાતની લાઈફ સાયકલ એમની હોય છે અને તે પછી નશ્યતી આ જે નશ છે એનો અર્થ થાય છે અદર્શન નશ નો મતલબ થાય અદર્શન દેખાતું બંધ થઈ જવું અનુભવાતું બંધ થઈ જવું આનો મતલબ શું થયો એ તત્વતઃ નાશ નથી પણ એનું એ રૂપમાં અનુભવમાં આવવું બંધ થઈ જવું એનું નામ નાશ છે આપણે ત્યાંની પુષ્ટિમાર્ગી પરિભાષામાં એને આપણે એમ કહીએ કે એનો ભાવ છે કોઈ પણ વસ્તુનો નાશ નથી એટલે એ એબોલ્યુશન નથી એનું પણ એનું ટ્રાન્સફોર્મેશન છે એનું રૂપાંતર થાય છે જેમ વૃક્ષ છે તો એનો નાશ કેવી રીતે થાય એની કેવી રીતે ને એટલે જયારે માની લો કે આપણે કોઈ વૃક્ષ એમ કે આ નષ્ટ થઈ ગયું તો નષ્ટ થવાનો મતલબ શું સુકાઈ ગયું એટલે હવે એના અંદર કોઈ બીજા નવા પાંદડા ફળ ફૂલ આવવાના નથી એના અંદરનો જે જમીનમાંથી રસ લેવાનું જે શક્તિ છે સમાપ્ત થઈ જાય એટલે છૂટું થઈ જાય બીજું શું થાય એમાં એના ઉપરની જે ચામડી છે એના પર પોપડા નીકળીને બહાર આવતા થઈ જાય અંદરનું જ ખાલી એક પોલિશ કોઈ લાકડું વેરે રહે કાલાંતરમાં એ પણ ચાલી જાય જમીન દોસ્ત થઈ જાય થોડા વર્ષો પછી એ માટી થઈ જાય આવ્યું ને ખ્યાલમાં ડિફોર્મેશન જે કહેવાય એને અને એની અંદર જે તત્વ જેનું થી એ બનેલું છે એ એની અંદર ચાલ્યું જાય અંદરનું કાર્બન કાર્બનમાં ચાલ્યું જાય નાઇટ્રોજન નાઇટ્રોજનમાં ચાલ્યું જાય જેટલા તત્વોથી એ બનેલું છે એ બધા તત્વોમાં આને આપણે બહુ સારી રીતે અને ઝડપી પ્રક્રિયામાં જો સમજવું હોય તો આપણા ત્યાંના જેટલા પણ શાકભાજી વગેરે છે એના પાંદડા છિલકાઓ આપણે જે બહાર વરસાદના દિવસોમાં નાખીએ તો આપણે જોઈએ બીજા ત્રીજા દિવસે તો એ એનો લીલો રંગ ચાલ્યો જાય એની કડકાઈ ચાલી જાય એ એકદમ ઓગળી જતા હોય પછી તો વહી જાય પાણીની સાથે એવું એમનું સ્વરૂપ બની જાય તો હવે એ એને આપણે એમ કહીએ કે આ નષ્ટ થઈ ગયું નષ્ટ થઈ ગયું એટલે એનું અસ્તિત્વ ભૂસાઈ ગયું એમ નહીં પણ જે રૂપમાં પહેલા હતું એ રૂપનું હવે ન રહી ગયું એનો મતલબ એ છે તો આ બધા જે ભાવ વિચારો છે એ તેમાં થાય છે જડ जो जड़ पदार्थ है यहाँ आ भाव विकार थे जीव चैतन्य आ भाव विकार नहीं होता अथवा प्राकृत कहो प्राकृत पदार्थों में आ जातना भाव विकार थे પેદા તો થયું છે ને ક્યારે ને ક્યારેક તો બની જશે ને નહીં ત્યાં સુધી ન જાઓ એને ઓર વધારે પાછળ જાઓ પહેલા તો લિક્વિડ હતું એ બરોબર ને આપણે એને કહો કે લિક્વિડ માંથી એ સોલિડ થયું એટલે પીગળેલો જે પથ્થર હતો પથ્થરનું જે પીગળેલું રૂપ હતું એ બહાર ઠંડકમાં આવ્યું તો એ જામીને એને બરફ જેમ થઈ જાય એવી રીતે પથ્થર થઈ ગયું શિલાના રૂપમાં તો આપણે શિલાનો જન્મ થયો એમ કહીએ તો જન્મ થયો પછી અસ્થિ હવે એમાં જો એની વૃદ્ધિનો અવકાશ હોય તો ઠીક છે નહીં તો પછી અસ્થિના પછી એનું વિપરિણામ શરૂ થઈ જાય હા એટલે જેમ આપણે જીવમાં પણ જોયું ને કે કોઈ જીવ એવા પણ છે કે જે જીવ ક્ષણ માત્ર જીવી છે તો એમાં તમને આ બધા ક્લિયર કટ દેખાય નહીં તો જે જન્મની પ્રક્રિયા છે એની અંદર જ અસ્થિ અને વર્ધતેને આપણે પાપ સમજી લેવાના જેમાં વાંસ છે પાછળ નાખ્યા છે આપણે એ કયા પર્પઝથી નાખ્યા પશ્ચિમનો જે તડકો છે તે બિલ્ડિંગને તપાવે નહીં એના માટે વાંસ નાખ્યા હવે બીજું કોઈ કદમ કે આસોપાલવ કે આ કેરી જેવું વૃક્ષ છે એને આપણે રાખ્યું હોત તો આ હાઈટ થતાં એને પંદર વર્ષ નીકળી જતો ત્યાં સુધી બિલ્ડિંગ છે આપણે ફરીથી રિનોવેશન કરવાનો ટાઈમ આવી જતો પણ વાંસ છે એ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ટ્રી છે ઘાસ છે તો આપણે અત્યારે તો બે માળ સુધી પહોંચી ગયું હવે એની અંદર આપણે જો વૃદ્ધિની જે પ્રક્રિયા છે એને માપવા જઈએ તો બહુ ફાસ્ટ વૃદ્ધિ છે એની આવે ને ખ્યાલ તો જળની અંદર પણ છે અને જેમ લયના દ્રષ્ટાંતમાં આપણે જોયું કે પ્રાકૃતિક લય હોય છે એવી રીતે કાલકૃત નિત્ય લય પણ છે તો આ સિદ્ધાંત તો સર્વત્ર છે આપણે એને કાલ કહીએ છીએ પણ આધુનિક વિજ્ઞાન છે એને એમ કહે છે કે પ્રત્યેક સૃષ્ટિની અંદર પેદા થયેલી વસ્તુ પ્રતિક્ષણ પોતાનામાંથી રેડિયેશન બહાર કાઢે છે અને એના અંદર જે રેડિયેશન છે એની જેટલી સ્ટોરેજ છે એ બધું જ્યારે એમાંથી બહાર નીકળી જશે તો અલોપ થઈ જશે એના આધારે જ કાર્બન ડેટ છે એ નક્કી કરવામાં આવે છે કોઈ પણ વસ્તુ છે એની આયુમાં આપવી હોય તો પથ્થરની પણ આયુ આપણને માપવી હોય તો એ કાર્બન ડેટિંગ એના આધારે થાય છે કે એના ઉત્પત્તિના સમયથી અત્યાર સુધીનું એના અંદર રેડિયેશન કેટલું બહાર ગયું છે એનાથી એ મપાય છે તો એ શું છે અપક્ષય છે ક્યાંક સ્લો છે ક્યાંક ફાસ્ટ છે આપણે થોડા દિવસ પહેલા જોયું હતું કે કોઈ જાપાન કે ચીનમાં ભાઈ છે એ છાપવામાં આવ્યું હતું કે મોત ઇનકે ઘર કા રાસ્તા ભૂલ ગઈ હવે એકસો પિસ્તાલીસ વર્ષની ઉંમરના છે આપણે નોર્મલી આપ વિચારીએ કે હવે જશે કાકા હવે બાપા જશે હવે બાપા જશે પણ એકસો પિસ્તાલીસ વર્ષથી મળતા જ નથી અને બધા લોકો વાત જોઈ ગઈ થાકી ગયા પણ ન મળ્યા છે ન જ મળ્યા આપણા પ્રભુદાસ હતા પ્રચોદક તીર્થવાળા એમની જેમ તીર્થમાં લઈ ગયા તો હરતા ફરતા થઈ ગયા तो मौत उनके रास्ता घर का ભૂલ ચૂકી છે આ ભાવ વિકાર જે છે એ દેહમાં થનારા છે એને કારણે દેહ ધર્મ પણ પરિવર્તનશીલ છે પણ જે આત્મા સનાતન અંશ છે ઈશ્વરનો એમાં આવા કોઈ ભાવ વિકાર નથી જે ક્ષણે એ ઈશ્વરમાંથી એનું વિચરણ થયું છે તે ક્ષણથી લઈને અત્યારની ક્ષણ સુધીમાં એ પોતાના એના એ રૂપમાં કાયમ છે અને એ કારણે ઈશ્વર સાથેનો એનો જે સંબંધ છે એના વિચારથી તેનો ધર્મ પણ સનાતન છે એટલે બીજા કોઈ ધર્મમાં પરિવર્તન થાય પણ જીવાત્મા માટે પોતાના પરમાત્માનું ભજન શરણાગતિ ભક્તિ એ તો એને સદા સર્વદા એનું કર્તવ્ય છે એમ શાસ્ત્ર આપણને સમજાવે છે સારું અહીંયા આપણે આજે રાખીએ કોઈને કંઈ પૂછવું છે ચિંતા સંતાનહંતારો યત્તાનામ વિતરેણ ક્રિયાનામ ચાંડિકાચાર્યં પ્રણમામિ નમો જંતો सर्वदुःखादिगो भवेत् समहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि विशेषे लीलाक्रीडाकुशाय लक्ष्मीसहस्रलीलापि यज्ञमालङ्कला चतुर्दिश चतुर्दिश चतुर्दिश चतुर्दिशता सर्वे विराजते योगौ पञ्चदागतैः વૈદ્યરાજાને કહો ને એફપીસી કરે હા કાલે આપણે પેલો પ્રશ્ન કર્યો ને બીજો બાકી કોણ જોડાયું છે બીજું અંજલિ જો તું જોડાયો તો કર वार्ता प्रसंग दो और ज्यादा में माव, मावजी भट्ट रहते માધવ ભટ્ટ प्रार्थना करे છે તો और जहाँ गाँव में माधव भट्ट रहते तहाँ गाँव में एक बड़ो गृहस्थ रहतो तो वहाँ को एक बेटा હતો તો મરી ગયો तब वह बहुत दुख तो विलाप करन लाग्यो और कहो जो आंखों को जीवन जीवावे तो मैं जाऊं जीऊं नहीं तो जाके संग हूँ मैं हूँ मरूंगा સ્ટેશન या प्रकार कहे गिरी गिरी पर गिरी गिरी पर અરે ઉભો થઈને पड़े धरती पर रोते तो धरती पर आए। एक वैष्णव और आए निकल निकलो બીજો वह વૈષ્ણવ गृहस्थ नशा देखी के कहो जहाँ गाँव गाँव में माधव भट्ट सारी से भगवदीय है तहाँ ऐसो दुख क्यों हुई तो यह बा- बात उहो रहस्य सुनी के माधव भट्ट पास दौड़ियो आयो दंडोत करी के बहुत विलाप करण लागो और कहो तुम बड़े महापुरुष हो मेरो बेटा मरी गयो तो ताको सिवाय देऊ नहीं तो मैं हूँ वाके संग मरूंगो या प्रकार बहुत दुख देखी के माधव दास को माधव भट्ट को या दया आई तो माधव भट्ट एक श्लोक करी जैसे ठाकुर जी के आगे धर्यो तो श्लोक दयालो र- रसमर्थस्य दुःखा एव दयालुता विश्वो विश्वोद्धारण दक्ष दक्षश्च शास्त्रे स्वे स्वे क- कस्य शोभना यह श्लोक सुने के श्री ठाकुर जी कहे क्या अर्थ या को तो अर्थ यह है जो तुम दयाल हो तो कैसे दयाल हो असमर्थ पर दयाल दयालता तुम ही करत हो काहे से दयालता को लक्ष्य यह है लक्षण यह है जो दुखी पर दयालता प्रकट हुई तो ही दयालता है तो ऐसे एक तुम हो और विश्व विश्वोद्धारण धारण में चतुर एक तुम ही हो सदरे शास्त्र में तुम ही को गाय है यह दयालुता तुम ही को सोहत है ताकि दुख को नाश करो यह श्लोक सुनिए श्री ठाकुर जी के कहे यह कितनी बात है तुमको दया आई है तो जाए वह तो कहे कहो तो तेरो बेटा जियो तब माधव भट्ट बाहर आए के कहे जो तेरो बेटा जियो तब वह गृहस्थ के मन में आई नहीं क्यों तो कछु अवसर दिए नहीं मुख तो कहे दियो है इतने में वह गृहस्थ के घर के मनुष्य ने હાડ હાર્ટે કહ્યો તમારો બેટા तब वह दौड़ी के घर में जाई देखे तो बेटा जियो बधाई करी पासे कहो माधव बड़े भगवदीय हैं जिनके वचन ऐसे हैं जो जियो सहज मात्र बेटा जियो पासे रात्रि को माधव भट्ट अपने मन में विचार जो यह कार्य में बहुत अनुचित कियो संसार में अनेक दुख सुखी लोग हैं दुखी दुखी लोग हैं ताते अब या गांव में रहने को धर्म नहीं है तो अर्ध रात्रि समय श्री ठाकुर जी को संकुट में पधराए के चले तो अड़ेल में श्री आचार्य जी के पास आए रहे ताते वैष्णव वैष्णव को दया हूँ विचारी के कर्मों लौकिक में महात्म्य प्रकट करे ते गाम करे ते करे ते गाम छोड़े तो धर्म रहो नहीं तो पाठे बहुत दुख तो ताते लौकिक की नहीं चले तो धर्म रहे श्री ठाकुर जी को दुख न हो वैष्णव को दुख न हो माधव भट्ट સર્વ સામર્થવાન હશે પરંતુ સૌ ભાજન ભાજનો કર્યો સાથે વૈષ્ણવ કો વિચારી કે કામ કરનો કરવાનો વિચાર વિચારીને કામ કરવાનું કહ્યું છે ને શું લાગે છે આપણે ભણ્યા હતા કે પહેલાના જન્મના ફળ ભોગવવાના તો આમના બેટાને કઈ પહેલાના જન્મમાં એવા દુષ્કર્મ હશે તો તેને આ જન્મમાં તેને આવું ફળ મળ્યું એટલે પહેલા તેની તે મૃત્યુ અવસ્થામાં હતા એટલે તેનો બેટો જે ગ્રસ્ત હતા તેમનો પુત્ર મરી ગયો હતો પણ પછી વૈષ્ણવ કોઈએ દયા કરી તો માધવ ભટ્ટ પાસે તેમના પિતાને લઈ ગયા તમારું શું કેવું છે કે એમના પૂર્વ જન્મના કોઈ એવા દુષ્કર્મ છે જેને કારણે અકાલ મૃત્યુ થયું તો પછી જીવી ગયા તેનું મારા વર્ષની સાથે પછી જીવિત પણ તો થઈ ગયા પણ એ તો પહેલા તો એમને થોડી ખબર હતી કે માધવ ભટ્ટ પાસે જશે વૈષ્ણવ આવ્યા ત્યારે તેમને ખબર પડી ને કે માધવ ભટ્ટ સામર્થવાન જેવા પછી ગયા પૂર્વજન્મ માં શું કોણે કર્યું છે એ તો આપણે જોઈ નથી શકતા અત્યારે આપણને જે સારું ખરાબ થાય છે અને જે સારું ખરાબ થઈ રહ્યું છે એનું કારણ આપણે અત્યારના જીવનમાં શોધી નથી શકતા ત્યારે આપણે એમ કહીએ કે તો પછી એમના પૂર્વજન્મના કંઈક એવા સારા કે ખરાબ કર્મ હશે જેનું એ ફળ અત્યારે ભોગવી રહ્યા જો આપણને અત્યારે આપણું સારું થઈ રહ્યું છે એના પાછળનો અત્યારનું સારું કર્મ આપણને મળી જતું હોય તો તો આપણે ગુરુજનો સુધી ન જઈએ ને અત્યારે જે આપણે જોઈએ છીએ એને દૃષ્ટ કહેવાય જે નથી દેખાતું એને અદૃષ્ટ કહેવાય જે દેખાઈ રહ્યું છે તેને દૃષ્ટિ કહેવાય અને જે નથી દેખાઈ રહ્યું નથી દેખાઈ રહ્યું કહેવાય હા તો એક ન્યાય છે संभवती दृष्ट फल के अदृष्ट फल कल्पना अन्याया जो दृष्ट कारण हो अपने खबर पड़ती हो दृष्ट कारण तो अदृष्ट की कल्पना नहीं करनी જોઈએ अभी तक हाँ, जिन कोई परीक्षा मांगे महीनों दिवस बाकी है છે कही કેવી કહી હવે વિદ્યાર્થી તે છતાં પણ રખડવામાં અને રમવામાં ધ્યાન આપે છે અભ્યાસમાં ધ્યાન નથી આપતો અને પછી જો પરીક્ષામાં નબળા એના માર્ક્સ આવે કે ફેલ થાય ત્યારે આપણે એને એમ કહીએ કે આ તો એના પૂર્વજન્મના એવા કર્મો છે કે જેને કારણે પરીક્ષામાં આવું થયું પૂર્વ જન્મ સુધી જવાની જરૂર શું છે અત્યારે જ ખબર હતી તેમ છતાં પણ એ ભણ્યો નહીં તો ફેલ જ થાય ને તો કોઈ પણ વસ્તુનું દ્રષ્ટ કારણ આપણને મળી જતું હોય તો અદ્રષ્ટ સુધી લાંબા થવાની જરૂર નથી એમાં જો કોઈ જ્યોતિષ પાસે પહોંચી જાય જ્યોતિષ કે છે આમાં શનિની વાંકી દ્રષ્ટિ છે આનો મંગળ છે આડો પડ્યો છે કે રાહુ આની અંદર વચ્ચે કંઈક કરી રહ્યો છે તો એવું કહે તો શનિ મંગળ રાહુ સુધી જવાની શું જરૂર છે જ્યારે અહીંયા જ આપણને કારણ ચોખ્ખું દેખાઈ જાય આવી ચાલવા તો એ જે અદ્રષ્ટ છે એને ત્યાં સુધી આ હાથ નહીં અડાડવો જોઈએ જ્યાં સુધી એનું દેખીતું કારણ આપણને અહીંયા મળી રહ્યું છે અહીંયા પણ જે બાળકનું મૃત્યુ થયું એના પાછળ જો આપણે પૂર્વજન્મના દુષ્કર્મ એનું તારક બહુ ટૂંક્યું હશે એવું માનીએ આપણે તો હવે આગળ જીવી ગયો એનું ખુલ્લા શું આપવું આપણે કેવું પડશે સુધારવું પડશે પાછું નહીં એના પૂર્વ જન્મના કંઈ સારા કર્મ છે પહેલા તમે કીધું ખરાબ કર્મ હશે એનું સમજાવ્યું પણ એવું કંઈ પણ શકાય કઈ રીતે પ્રારબ્ધનો જે નિયમ હતો તેના અનુસાર તો લખાયેલું હતું અને થવાનું જ હતું એટલે એનું મૃત્યુ થઈ ગયું એક એને ઓછું આ જીવન લખાયેલું હશે આયુષ્ય એટલે એનું મૃત્યુ થઈ ગયું પણ ભગવતી એ છે એમની કૃપાથી ભગવાને ઓછું પ્રારબ્ધ હતું તેમ છતાં પણ વધારી આપ્યું એનું જીવન તો જે પ્રારબ્ધનો નિયમ છે એ પણ જળવાઈ રહ્યો અને ભગવાનની જે કૃપા છે એની મહત્તા પણ જળવાઈ એ અજામિલના દૃષ્ટાંતમાં છે કે એનું લખાયેલું મૃત્યુ હતું એ તો આવી જ પડ્યું હતું તો પછી એનું આયુષ્ય વધારી દેવામાં આવ્યું એ પ્રભુની કૃપા છે પ્રભુની જે કૃપા છે એ કર્મના નિયમથી ઊંચી છે એક વાત બીજી વાત એ કે નહીં એનું તો પહેલેથી જ લાંબુ હતું પણ એના એવા દુષ્ટ કર્મ હશે કે જે ધર્મને કારણે જીવતા જીવ એને મૃત્યુનું કષ્ટ ભોગવવાનું હશે એટલે મૃત્યુ તે ક્ષણે આવી પડી અને એવું કહેવાય છે કે મૃત્યુનું કષ્ટ આત્મારા માટે બહુ કઠિન હશે ઘણી એ વખતે માણસ ઉતા ઉતા મરી જતો હોય એક બ્રેન ડેડ થઈ જાય તો એ મરી જાય તો પણ એને ખબર ન પડે પણ એ આપણને ખબર ન પડે એમ આત્માને શરીર છોડવું પડે એ બહુ પીડાદાયક કહેવાય એની કરતા આત્મા જાણે આપણે ન જાણી છે તો આ જે છોકરો મર્યો એના પ્રારંભમાં જીવતાજી મૃત્યુનું કટ લખેલું હશે એટલે એનું મૃત્યુ થયું બાકી પ્રારંભ તો એનું પૂરેપૂરું પણ તો પછી અહીંયા નાદવ ભટ્ટ કાચી છે ભક્તના વચનને સ્વચ્છ કરવા માટે ભગવાન એમ કહેવું બીજા સારો બીજો ટીવી ગયો કહી દે એનું મહત્વ કંઈ રહે કે નહીં એ સવાલ ઉભો છે તો એ રહે શા માટે રહે કે ભક્તના વચનથી એમની ભક્તની મહિમા વધારવા માટે ભગવાને આ જાતની લીલા કરી છે ભક્ત કંઈ પણ બોલે તો એ ભક્તના વચનને પણ ભગવાન ઉપસ્થિત કરે છે એવું એક એક્ઝામ્પલ સેટ કરવા માટે આ જાતની લીલા પ્રવૃત્તિ કરી એમાં આપણે ફરીથી સમજાવીશું શું સમજ્યા ગોપાલદા બે રીતે આ વાતને આપણે સમજાવવાની છે પહેલી રીતે તો એ કે એનો પ્રારબ્ધ એક ટૂંકું હશે અને પછી એને આની કૃપા છે માધવ ભટ્ટની કૃપા છે પાછળ જીવી ઠાકોરજીની કૃપા છે અને બીજું એ કે એનું પ્રારંભ તો લાંબુ જ હશે પણ એના દુષ્કર્મ એવા એવા હશે કે એને લીધે એને મૃત્યુનો પણ કષ્ટ ભોગવવું પડશે જે રીતે આમાં લઈ ચલો અચ્છા ઓર કોઈ બોલો આપણે સામાન્ય ધર્મ માં દસ પ્રકાર આપણે સામાન્ય ધર્મમાં દસ પ્રકારો જોયા તો એમાં અક્રોધ તો એ દયાનો પણ આપણે એને ગણી શકીએ ને આમાં એનો ક્યાં પ્રસંગ આવ્યો પૂછ્યું છે ગણી શકાય ને જેમ અહીંયા તો દયા જ ચોખ્ખું મળી રહ્યું છે ડોક્ટરો સુધી જવાની જરૂર માધવ ભટ્ટની દયા જ છે ને એક વૈષ્ણવ આય નીકળ્યો તું ગ્રહસ્થથી દશા દેખી કે કયો क्या गांव में माधव भट्ट तरीके भगवती हैं कहाँ ऐसो दुख क्यों होगी તો આ વૈષ્ણવની પેલા ગ્રહસ્થના ઉપર ગયા પછી ગ્રહસ્થ માધવ ભટ્ટ પાસે ગયા અને પ્રાર્થના કરી ત્યારે માધવ ભટ્ટ એમના ઉપર દયા કરી એ બીજી દયા અને માધવ નું વજન સત્ય કરવા માટે ભગવાને એમનો ફેવર કર્યો એટલે ભગવાનની દયા સમજાવે ને અને હજી નીચેના લેવલે દયા વિચારો તો જેનો દીકરો મળી મરી ગયો એના પિતાની દીકરા માટે દયા સ્ત્રી સાહેબની પણ ફોર ટાયર સિસ્ટમની દયા અહીંયા આપણને મળે છે અહીંયા બધી દયા જ દયા છે ઓર બોલો છે આ બહુ સરળ જે જે જે આમાંથી આમાંથી આપણને એ સિદ્ધાંત ખબર પડે છે કે આપણે લૌકિક રહેવું જોઈએ આપણે અલૌકિક રહીએ તો આપણને અને આપણા ઠાકોરજીને બંને પરિશ્રમ થાય કઈ રીતે લૌકિક અલૌકિક ની વાત અહીંયા સમજાવો જરા લૌકિક રહેવું જોઈએ એનો અર્થ શું સમજે છે ને કહો છે એના પાછળ એક તંબુરો છે તારો તંબુરો કઈક બીજે વાગે છે તો ધરણ કઈ વાંધો નહીં પણ અહીંયા જે લૌકિક અને અલૌકિક છે એને સમજી લો કહેવાનો આશય શું છે एवं प्राथमिक सिद्धांत ये कि मनुष्य स्वार्थी होना करता एक परार्थ करे परोपकारी बने ये सारी बात एट स्वार्थ न करता परार्थ सारो परमार्थ करता परार्थ पर सारो नहीं स्वार्थ परार्थ और परमार्थ पारार्थ मतलब मानव खाली પોતાનો જ વિચાર છે પરાર્થનો મતલબ બીજાનો વિચાર છે પરમાર્થ એટલે સદવત શક્તિ સર્નાગત તો કુષ્ટિ માર્ગમાં કે મહાપ્રભુજી સુ સમજાવે છે આપણે કેના માટે નગરાજાનો દીસ્તાન છે કે બલીરાજાનો દીસ્તાન છે આ ફીકાના આપ બલીડ બતા તા ધાન સે ની ઉતારી વસ્તુ છે એટલે બધું ધાન કરે એનો મતલબ કઈ ગડબડ છે એટલું બધું દાન નહીં કરવું જોઈએ એટલે તમે કોને શું આપી રહ્યા છો અને એનું શું પરિણામ આવશે એનો પણ તમને વિવેક ન હોય એટલું બધું જો તમે દાન કરો તો એ દાન તમને નહીં ડૂબશે એ જ રીતે જ્ઞાન પણ છે રાજા છે એના માટે પણ એક વસ્તુ છે અતિ સર્વત્ર બનશે અતિ કયા નહીં કરવી જોઈએ તમે એને એટલું દાન આપ્યું હતું કે પોતે બંધાઈ ગયા છે એનાથી એ તો મૂર્ખામી છે પરોપકાર તે સારી વસ્તુ છે પણ એટલો પરોપકાર કરીએ કે માણસ એમાં પોતાનો પરમાર્થ ન કરી શકે ભગવત ભજન ન કરી શકે એટલો પરોપકાર નહીં કરવો જોઈએ એટલે મહાપ્રભુજી એમ કે છે કે પરોપકારાદિ ધર્મા न कर्तव्या સેવા सेवाविरोधिनो भवन्ति ભગવત ભક્તિ ના વિરોધી થઈ જાય તો ભગવત ભક્તિને આપણે એમાં કાપકૂપ કરવી પડે એ હદ સુધી પરોપકાર વગેરે નહીં કરવા કરો તો શું થાય કોઈ વ્યક્તિ મનમાં મનમાં ગાંઠ મારી રહે કે મારે પરોપકાર કરવી પરોપકાર ક્યાં સુધી કરશો દુનિયાની અંદર એવું કોઈ માર્ગ નથી કે ઉતાર સિદ્ધિ માંગે બસ આ દુખથી પ્રાણ માત્રમાં દુખથી દુખથી છે એ ભગવાન ઉતબે તરવંદી તમ કોઈને પણ તમે એનું દુખ ઘટાડી શકવાના નહી એના માટે જો તમે સંકલ્પ લઈનેને લાગી પડો તો તમારું દુખ ઓછું થઈ જશે તેમ છતાં પણ ગાયત્રી માં ના આશીર્વાદે એકલું સંવાર કામ છે એટલે કોઈ બેટ પર આવું નહી કરી એટલે પરોપકાર ભગવત ધર્મ સ્વધર્મનો નિર્વાહ કરીને એ પછીનો હાલથી સમય મળે કે જેની અંદર આપણે પોતે મોક્ષમાં રાખતા હોઈએ એ સમયને પરોપકારમાં માણસે ફાળવવો જોઈએ ગુજરાતીમાં પણ એક એવી કહેવત છે એના માટે ઘરના લોકો ગંટી ચાટે ને ઉપાધ્યાયને આંટો આપણા ભારતના માટે પણ એવું વારંવાર કટાક્ષ કરતા હોય છે નરેન્દ્ર મોદીના માટે કે નેપાલને ત્યાં રસ્તા બાંધી દે છે અને અફઘાનિસ્તાનની અંદર પ્લાન્ટ બનાવી દે છે અને શ્રીલંકામાં કંઈક કરી આવે છે આ બધી જગ્યાએ જેવી બધી કથાઓ તો કરે છે ને અહીંયાના તો ઠેકાણા નથી આ જાતના કટાક્ષ ક્યારે થાય કે જયારે આપણે આપણું ઘર ન સચવાતું હોય અને પછી બીજાના ઘરના પાછળ આપણે એને સજાવટમાં લાગતા હોઈએ તો આલોચનાને પાત્ર થઈ જાય આપણે પોતાનું સ્વાસ્થ્ય ન સાચવી શકતા હોઈએ અને બીજાની સારવારમાં પકડતા હોઈએ વિમાનમાં ક્યારેક યાત્રા કરતો તમે સાંભળવા મળશે कि हवा का दबाव कम हो जाने पर आपकी सीट के ऊपर से ऑक्सीजन का मास्क नीचे लटक आएगा दूसरे की सहायता करने से पहले अपनी नाकों पर ऑक्सीजन का मास्क लगाना न भूलें એવું ખાસ તમને બીજા ઉકેલ આપવા તો એના પહેલા તમે ટપકી જશો એવી આત્મહત્યા કરવાની જરૂર નથી પરોપકાર માટે પેલા પૂછે તો સાજા હો આ ભેગા પેલા તો ભેગી એમ મહાપુરુષની આજ્ઞા કરે છે કે મનુષ્ય વૈષ્ણવે લૌકિક રહેવું જોઈએ એટલે લોકમાં પોતાના સામર્થ્યનો કે પોતાના ધર્મ કે ભક્તિભાવ છે એને પ્રકટ નહીં કરવો જોઈએ જનસામાન્યમાં વૈષ્ણવની પ્રતિષ્ઠા એવી હોવી જોઈએ કે એમના જેવો જ સજ્જન મનુષ્ય છે પરંતુ દુનિયામાં તો દુઃખનો ટોટો જ નથી અને વૈષ્ણવ છે એ સમર્થ છે અને ભગવાન એમના વચન શક્તિ કરે છે એ જો વાત જાહેર થઈ જાય તો તો લાઈનો લાગશે એવું કરવા જતા પોતે પણ પોતાના ધર્મ ગુમાવી દે છે એટલે એટલો બધો પરોપકાર મનુષ્ય નહીં કરવો જોઈએ એટલે શું કર્યું જો કે સાથે આમ યા ને રહીવે તો ધર્મ નહીં હવે આ ગામમાં રહેવાય નહીં આપણે જાહેર થઈ ગયા છે भगवान राम वचन सत्य करें तो अड़ेल में श्री आचार्य जी के पास आए रहे अर्धरात्रि समय श्री ठाकुर जी को संकुप में पधराए थे चले रातों रात ठाकुर जी ने पधरा विनय गांव छोड़ी गया महाप्रभु जी पर जा गया साथ ही वैष्णव को दया हु विचारी के करनी दया बहुत सारी बात है बगैर विचार दवा नहीं करी दया नहीं करनी जो अभी ख्याल में आवा घना बदा प्रसंगों આપણે ત્યાં છે હા એ પણ છે કે પ્રભુ પોતે જે કાલનો નિયમ છે કે કર્મનો નિયમ છે એના વિષયમાં પ્રભુનો વિચાર અલગ હોય પણ ભક્તિનો વિચાર ને પ્રભુને અનુસરવું પડે એવું સંભવ જેમ બાળકની જીત હોય એના સામે વડીલો છે એમને પોતાની ઈચ્છા ન હોય શક્તિ ન હોય તો પણ એમના ખાતર કંઈક કરવું પડે એવી જીદ નહીં કરવી જોઈએ ઠીક છે આપણી પાસે કોઈ દવા હોય દવા આપી દીધી એટલે ખાઈ લે આ જોડી તો જુદી વાત છે પણ અલૌકિક સામર્થ્ય જે છે એને સર્વસ્ત્રનો ઉપયોગ નહીં કરવો જોઈએ હોય તો ચાલો સારું આજે આપણો સમય થયો છે બીજા લોકો કોઈ બોલવાનો આજે પરિશ્રમ નથી લીધો મને આમાંથી પડે છે કે આપણે તમે પણ એ રીતે કાર્ય કરે આપણે અભિમાન ના આવવું એ માટે તો મેં એવું થયું કે અનુચિત કાર્ય કર્યું છે અનુ એને અભિમાન ના આવી કરે કે ના મારા ઉપર આમ છે હવે હું આ ગામમાં જ રહીશ બધા અભિમાન ના એ ધ્યાન